આખા દિવસ ચાર કલાક એકાગ્રતા કરું છું શું કહે છે ચાર કલાક ત્યારે કોઈને કહું અડધો કલાક તરી પર તમને દયા આવે કે ના આવે કે દયા શું પણ ઘૃણા આવે કે શું કે છે ઘૃણા ઘૃણા ઘૃણા સમજે ને તારા થતું નથી કઈ જાત ને છતાં મોક્ષમાં જવાનો માર્ગ છે કે નહીં તે હું તમને હું વાક્ય બોલું તો પછી તમે વાક્ય બોલું તેની પર ટોલ કરી લેજો તમે હું બોલ્યો કોઈ એકાગ્રતા કોણ કરે કે જેને વ્યગ્રતાના કોણ કરે વ્યગ્રતાના રોજી કોણ હોય હિન્દુસ્તાન બહુ પચાસ કરોડ વ્યગ્રતા નથી રોગી તો પચીસ હજાર નીકળે તે તેવા રોગ હોય જેને વ્યગ્રતાનો તેને એકાગ્રતા એકાગ્રતાની દવા ચોપડવી તેમાં આત્મા પર શું ઉપકાર કર્યો હું તને લાય બરસ છે તેથી તેને દવા ચોપડી એટલે એને મારા બોલતા પહેલા એને બ્રિલિયન્ટ બહુ ને બોલતા પહેલા કે મારી બુદ્ધિ ફ્રેક્ચર થઈ ગઈ કે છે દાદા વ્યગ્રતાનો રોગી અને આ એકાકાર દવા જ તને સમજાય તો ફેંકી દે ના હોય ના સમજાય રવા દે દવા ક્યાંક ના આખી સમજાઈ ગઈ મને ફ્રેક્ચર ખોટું છે આ દવા મેં કહું હવે કઈ મોક્ષ સાધન નું કશું છે તારી પાસે ચોમાન હોય તો હાથો હોય તો રવા દેવડાવીશ અને ખોટો હોય તો ફેંકી દેવડાવીશ હજુ યોગ સાધના છે કે છે શું કે છે મેં કોઈ જાણેલા યોગ સાધના છે કે અજવાણ્યા નહી આત્મા નો અજાણ તું યોગ સાધના તો આ દેહ નો જાણ્યો મન નો જાણ્યો તો મનો યોગ કરતો હોઈશ કે વાણી યોગ જપ યોગ કરતો હોઈશ કે દેહ યોગ કરતો હોઈશ તે તો હું આ પાડા ગધેડા કરો છે ને દેહ યોગ જ સાધેલો છે ને એટલે એક જ મારી બધી આખી દ્રષ્ટિથી મને જ્ઞાન આપી દે આ બધા કામ લાગે નહીં આને અને ભટલાવા જાય ત્યારે ખબર પડે બજારમાં જઈને ભટલાવા જાય કે મારા સોના પૈસા આપો ત્યારે કે આ તીર્થર છે પાછું લઈ જાવ આવે નહીં તો પોલીસ માં પકડાવવો પડશે ચાલો જવા પૂરતો તો શાક સમારી આવવાનું કે એટલે તમારે એને સમારવું પડે એટલે તમે એ ધામા પૂરતું છે આ અહંકાર રહ્યો સમજો ને એ ડ્રામા પૂરો થઈ જાય એટલે ખરાબ થઈ જો એક અવતાર આ પૂરેપૂરા કર્મ પૂરા થતા નથી માટે એક અવતાર બાકી રહે છે આ કાળમાં લાખનો ચેક લખવાનો ભગવાને ના કર્યો હતો નવ્વાણું હજાર નવસો નવ્વાણું રૂપિયા નવ્વાણું પૈસાનો ચેકની છૂટ આપી દીધી પણ લાખનો અધિકાર ના રહ્યો એવું કે છે આ શું કે છે તેને બદલે આ સાધુ આચાર્ય એવું સમજ્યા કે મોક્ષ બંધ થઈ ગયો એટલે બહારું જ બંધ થઈ ગયું એવું સમજ્યા એવડો ને એવડો છે પૈસો જ ઓછો કર્યો છે વિતરાગો અહીંથી મોક્ષ નો ના સીધો જાય ડિરેક્ટ ના જાય એક અવતારી થાય કેવું થાય એક અવતાર કે બે એક અવતાર બાકી રહે એટલે ત્યાં સુધી પહોંચી શકે છે એટલે ગજબનું પદ છે ને અહીં મોક્ષ થઈ ગયો આ તમારો થઈ ગયો મોક્ષ મોક્ષ એટલે પહેલો મોક્ષ અજ્ઞાનથી મુક્ત થવું એ પહેલો મોક્ષ અજ્ઞાનથી આખું જગત બંધેલું છે બંધન શાનું છે અજ્ઞાન મૂળ મૂળ રૂટ કોઝ અજ્ઞાન છે એનું બીજા બધા કોઝિસ રૂટ કોઝ નથી એનું રૂટ કોઝ અજ્ઞાન છે આપણે સમજમાં આવી ગયું એટલે રૂટ કોઝ ગયું એનું બધું ગયું પછી ઝાડ સુકાઈ જાય સુકાઈ જાય ને ક્રોધ માન માયા લોભ બધું ગયું હવે ઉગ્રતા દેખાય ડ્રામેટિકમાં ઉગ્રતા હોય અહંકાર ના ક્રોધ ના હોય ડ્રામામાં ડ્રામા કરે ને હા હવે ક્યાં કરતા હે સાલા હેસન ટેસન બધું બોલે પણ ભાઈ ક્રોધ ના હોય શું હોય ક્રોધ ન હોય ડ્રામા હોય શો હે શો એક શો શો હા શો એટલે ઉગ્રતા ખાલી ઉગ્રતા બતાવવા માટે એને ઉગ્રતા કહેવામાં આવે છે ઉગ્રતા क्या करता है मेरा राज है तुम क्या ही करो तुमको मार डालेंगे ऐसे तैसे બધી વાતો કર બધી ધામામાં બધી વાતચીત થાય ઉગ્રતા બધી બતાવાય બધું થાય બરોબર ને અરે એ મારું છે આ તમારું છે આમ છે એમ બધું થાય કેવું પણ એની મય લોભે નથી મારું કહેવામાં લોભ નથી અને જરા ઉગ્રતા બતાવવામાં ક્રોધ નથી એ ક્રોધ ક્યારે કહેવાય ક્રોધ કે આપણને કોઈ જોડે મતભેદ પડ્યો હોય ખૂબ રાત્રે તો સવારમાં ઉઠીએ કે તરત પાસે એને જોતા હાથે જ ચાલુ થઈ જાય આપણને એને એને અમારા ગુજરાતીઓને તાંતો કે છે તાંતો તાંતો એટલે પંદર વર્ષે ભેગો થાય તો ફરી એ ભેગો થાય એક એવું ઉઘરતા હે ઉઘરતા ઉભા થાય હા એને તાંતો કે છે એકને લેવા દેવા નથી મોક્ષમાં લેવા દેવા નથી લેવા દેવા નથી લેવા દેવા નાગો ભરતો હોય કે કપડો પહેરેલો ફરતો હોય જેનો કશું વધો કયા સ્થાનક મોટ મળે કયા ધર્મની જરૂર પડે કે તે ની જરૂર પડે આત્માને મોક્ષ મેળવવા માટે કયા ધર્મની જરૂર પડે તો આત્મધર્મની જરૂર પડે કયા દેશ માં મોક્ષ મળે કપડા પહેરેલા હોય કે નગ્ગા હોય તો એ પણ બધી રીતે મોક્ષ મળવાનો વાંધો નથી ગમે તે વેશમાં મોક્ષ મળે એ લોકો કયા સ્થાનકમાં મોક્ષ મળે સ્થાનક એટલે શું કહેવા માંગે છે કયા હા ક્ષેત્ર ની વાત કરીએ શ્વેતાંબર સ્થાનક મળે જ નહીં કારણ કે વિતરાગ ધર્મ જ નથી વિતરાગ ધર્મ થી મોક્ષ મળે બરોબર વિતરાગ સ્થાનક માં મોક્ષ મળે બરોબર કઈ જાતિ માં મોક્ષ મળે એટલે દાદા એમ કેવાનું કે સ્ત્રી જાતિ માં મોક્ષ મળે કે પુરુષ જાતિ માં મોક્ષ મળે એમનું મન લાગે એમ લાગે છે સ્ત્રી જાતિમાં મળે મોક્ષ કે પુરુષ જાતિ જાતિમાં મોક્ષ મળે એવું લાગે છે મને તો પુરુષ તો મળે પુરુષ જાતિ સ્ત્રીએ પુરુષ થાય તો મળી જાય પુરુષ જાતિને જરા વહેલો મોક્ષ મળે સ્ત્રી જાતિને બે હલકા પછી મોક્ષ મળે ના પણ પણ સ્ત્રી જાતિમાં દાદા ના મળે પુરુષ જ થઈ જાય ને આત્મજ્ઞાન જાણે પુરુષ જ થઈ જાય ને સ્ત્રી કેવું તો પડે ને સ્ત્રી ભલે સ્ત્રી થાય બે બે ત્રણ હજાર મોહ નું પ્રમાણ છે પુરુષામાં મોહ અને કપટના પરમાણુ પડે આ બહુ તો આ તો બહુ સ્ત્રી થઈ જાય અને સ્ત્રીનામાં માન માનના પરમાણુ પડે તો પુરુષ થઈ જાય સમજે અભિમાન સ્ત્રીમાં જાગે કઈ લતામાં મોખ મળે વાળા એ બધા વાડા છે એ બધા અંશ ધર્મ છે કેવું છે અંશ રિલેટિવ ધર્મ અંશ રિલેટિવ ધર્મ છે અંશ રિલેટિવ ધર્મ છે પ્રશ્ન બીજો સદગુરુની ચિંતા ને કહી સદગુરુ એ જ કે જેની સ્થિર જેના આત્માનો ઉપયોગ હોય શાસ્ત્રમાં છતાં સાંભળ્યું ના હોય એવા માની હોય સદગુરુ છે તે કેમ કહેવાય મેં ઠંડક વરે તો જાણવું કે સદગુરુ છે સદગુરુનું લક્ષણ શું કદાય રહિત પરિણામ કદાય રહિત પરિણામ આ કાળમાં સદગુરુ ક્યાં ક્યાં બિરાજે છે લલિતાબેન ને બીજે મારા બિરાજે પાત્રમાં શું કરવું જરૂરી છે પાત્ર પામવા પામવા ભૂલે મૂળ મૂળ ગણાય તો તેની પ્રાપ્તિ સાચી થાય જય સચિદાન સચિદાન બાબા એ પરમબીને લખ્યું પરમબીને સમ્યક્ત જ્ઞાન અથવા બોધ બીજ એ ધર્મ મૂળ ગણાય તો તેની પ્રાપ્તિ ચાર થકી થાય કથા કથા રહી સદગુરુ ધર્મની ઉપપત્તિ ઉત્પત્તિ ધર્મની ઉત્પત્તિ કથા કથા રહી સદગુરુ એટલે કે ધર્મ સાથી થાય કથા રહી ધર્મ કથા રહી સદગુરુ છે કઈ ક્રિયાથી અથવા શું કરવાથી ધર્મ થાય જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયાથી ધર્મ થાય ધર્મનું સાધન શું ધર્મ કોને કહેવાય ધર્મનું સાધન ઉપાદાન જાગૃત જોઈએ ઉપાદાન જાગૃત અને ધર્મ કોને કહેવાય પોતાને છતાંય ઘટી જાય તો જાણવું ધર્મ ઉત્પન્ન થયો છતાંય ઘટે તો જાણવું ધર્મ થયો કઈ રીતે ધર્મ સ્થિર થવાય ઉપાદાન જાગૃત કરવાથી સ્થિર થવાય મોક્ષ માર્ગનો સરળ ઉપાય છે રહી જ્ઞાની પુરુષને સેવાથી રહી જ્ઞાની પુરુષની સેવાથી મોક્ષ માર્ગનો સરળ ઉપાય કયા કયા થાય જ્ઞાનથી મોક્ષ થાય સદજ્ઞાનથી સદજ્ઞાનથી આત્મજ્ઞાનથી મોક્ષ થાય એમ લોકો સદજ્ઞાન એટલે બધા પુસ્તકના જ્ઞાન આત્મા હું શુદ્ધાત્મા છું એટલું મધ્યા કરવાથી અસર કેટલી થાય હોય માં પોતાનું સ્વરૂપ જે બોલ્યા અને આ અભ્રાંત શબ્દ છે માટે પાછું અવાય જેટલું અવરા ગયેલા પાછું અવાય જ્યાં લગી અંતરથી મોહેથી આત્માની ગતિ ન થાય જ્યાં લગી આત્માનો કારક છું માહિતી આત્માની ગતિ આત્માને સમજણ થઈ કે આ શરીર મનોવચન કાયાના આત્મા બુદ્ધિનું નહીં ત્યાં સુધી શું કાર્ય ધર્મ પ્રવૃત્તિ શું કરવું જ્ઞાનીની જો પ્રસિદ્ધિ થઈ તો આત્માની પ્રસિદ્ધિ થયા વગર રહે જ નહીં શું કહું અને આત્માનો ઉદ્ધારક એક છે આપણને સમજણ થઈ કે આ શરીર માનો આપમાંથી ભીન પદાર્થો સંસારી કાર્યમાં કરતા ભોગતા પણ સુધરે નહીં સંસારી કાર્યમાં કરતા ભોગતા પણ છૂટી જ જાય છે અને પોતાના જ્ઞાન મળવાથી કાર્યો રહે છે પણ કરતા ભોગતા પણ છૂટી જાય છે કાર્યો કરી ન થાય બહુ મોટું છે હવે આપણે કઈ બનાવ્યું છે પુસ્તક બનાવ્યું છે એમાં દરેક આત્માના લાભ આત્મા સંઘમાં લેતો તેનાથી ઘણા આત્માઓ વિરોધ કરે છે કે આ વિધિ નો તો એ બરાબર સમજાય રોગ ભારે છે બધો આત્માની પરિણતિને આત્મા અનંતકાળ શીખે છે કઈ અવસ્થામાં રહ્યો આત્મા વડે અનંત દુઃખ પામ્યો સ્વરૂપ સમજ્યા વગર પોતે કોણ છે તે જાણ્યા વિના નથી નકામી છે પોતાનું હરુથી જ્ઞાન થયા વિના નિર્દોષ અને આનંદમૂર્તિ એવો પરમ તત્વ આત્મતત્વ છે તે અરૂપી વસ્તુ જ્ઞાન દ્રષ્ટિ વડે દેખાય છે આત્મા મનવાણી દેહ આ બધું લાગી પડ્યું છે એમાં ધ્વનિજય નથી આવે વિરોધ ધ્વનિજય નથી આ તો બહુ વિકલ્પો આટલા બધા વિકલ્પો જ્યાં જ્ઞાની ના મળ્યા હોય ત્યાં સુધી બધી માથાપુર કરવાની જ્ઞાની મળે તો શું વિકલ્પ છે શું છે તો ભાઈ આત્મા સિવાય બીજું બધું વિકલ્પ અને વિકલ્પ ફસાયો તો આત્મા ના આત્મા આવે આત્મામાં ફસાયો વિકલ્પ ના આવે એટલે તમારી તારીખ બહુ સરસ પાંચ લાખ થી બરોબર बराबर वकरा था बहुत आदमी लोग बहुत बात बोलता है कोई बोलता है भाई पीसा माइन मिलता है दूसरा मिलता है अभी जिसको पीसा माइन होएगा तो तो पीसा माइन के लिए नहीं जाएगा वो कंपेयर स्टडी क्या होता है वो मैं करता हूँ तो फिलोसफी है इसका क्या करने के लिए उसका ध्येय क्या है ऐसा है ना आदमी लोग का है तो कितना तो वजह से स्वामी लोग के पास आता है और जिसका लाइफ जो बैलेंस होता है ना वो जाता है भाई दो प्रवचन मिलेगा दूसरे का विचार का लेन देन मिलेगा आप अपना तो उसमें जैसा आप पूछता है भाई फिलासफी का अल्टीमेट एम क्या है आप ये पूछ रहा है ना हम्म। तो अल्टीमेट एम होता है फिलासफी का तो डे टू डे जो लाइफ चलता है ना वो बराबर बैलेंस रहे એનો અંતિમ તો જે કોઈ ગજા કાટ લે તો કોઈ તકલીફ નહીં હોના ને બેલેન્સ લેના જોઈએ કોઈ જાગ્રત દેખાડું તમે કોઈ જાગ્રત કોઈ જાગ્રત આદમી દેખાય અભી તક મેં બહુ સીધે પાસ જાતા હા બહુ જાગ્રત આદમી દેખાય सब निद्रा में बात करता है जैसे मैं इतना स्वामी है कोई जागृत होएगा कोई नहीं होगा वो ऐसा कैसा हम लोग जज करेगा आदमी आदमी એ કે જે કોઈ સ્વામી જાગ્રત છે કે નથી એ અમે કેવી રીતના જજ કરી શકીએ તો વર્લ્ડ આખા નિંદ્રામાં है समझे नहीं? आखा वर्ल्ड निंद्रा में है वो निंद्रा दो प्रकार प्रकार की है एक मानस को दे, देह का भी बांध चले जाता है वो और सबके लिए निंद्रा है और दूसरी निंद्रा खुली आंख से रहती है तो ये निंद्रा से निंद्रा और निंद्रा किसको नहीं है किसको कम बैलेंस रहता है समझ गया वो बैलेंस रहता है इसको निंद्रा नहीं है और बैलेंस में नहीं रहता वो सब निंद्रा में है अपने अपना हित ही करता है सब लोग अपना खुद का हित ही कर रहे हैं कोई हित में कोई आदमी है ही नहीं कोई हित में जाने का प्रयत्न करता मगर जानता नहीं कि मेरा हित किसमें है क्या चीज में है और मेरा हित क्या चीज में है जानता नहीं इसमें सब वो निंद्रित है वो दूसरी निंद्रा को क्या बोलता है इसका नाम मैं बता दूं उसको भाव निद्रा बोलता है क्या बोलता है भाव निद्रा आखा वर्ग में कोई आदमी भी ऐसा नहीं है कि जिसको भाव निद्रा का आँख खुला है तो कोई आदमी वो भाव निद्रा की आँख खुल जावे फिर बता शुभ काम पूरा हो गया आपका नाम क्या है प्लानी name first name Murali Murali Murali Murali भाई मुरली मुरली तो आप खुद खुद मुरली भाई तो है खुद है कि दूसरा मुझे हो सकता नहीं हो सकता <laughs> હોઈ શકે ના પણ હોઈ શકે हाँ ऐसी निंदा की ऐसी बात है तो सब निंदा में बात करता है निंदा नहीं करता है ये हम लोग बोलता है तो हम लोग जब जन्म लेता है तो हम लोग खुद को नाम नहीं नहीं देता है दूसरा कोई हम लोग को नाम देता है जब हम लोग खुद का नाम खुद नहीं दे सकता तो कैसा बोलूँ हम लोग है कि नहीं क्या है बोलता है सच्चा है कि खोटा है ये तो तपास करना चाहिए ना। नहीं तपास करना चाहिए उसको रियलाइज तो करना चाहिए नहीं कि इसमें खड़ी बात है कि नहीं खड़ी बात है क्या नाम तुम्हारा है प्रेम प्रेम प्रेम प्रेम तो प्रेम नाम से व्यवहार चलता है सर तो आप खुद कौन है वो सब किसने बनाया है वर्ल्ड किसने बनाया है ऐसे ऊपर भगवान ने भगवान ने भगवान ने कौन सा लगता में रहता है कौन से में रहते हैं उसका कोई रूप रंग तो है नहीं है शक्ति है शक्ति है नहीं तो ऊपर रहता है क्यों नीचे क्यों रहता है क्या इधर कोई मारता है ऊपर क्यों रहता <laughs> है सबसे ऊंचा है सबसे बड़े हैं सबसे ऊंचा है सबसे बड़ा है वही वो कोई बड़ा है नहीं भगवान तो बड़ा है वो बड़ा बड़ा है नहीं वो पिता नहीं है भगवान तक बड़ा है सब उसका पिता हो गया तो बड़ा है नहीं बड़ा छोटा है नहीं दुनिया में वही निंद्रा में बोलता है सब लोग आपको निंद्रा अलग गई ना ऐसे अलग बोलता है हमको तो नहीं लगता है बड़ा छोटा कोई लगता है देखाता है नहीं गजा काटने वाला भी हमको निर्दोष दिखाता है आप हो गया ना? क्योंकि निद्रा में जागृत हुआ है जो निद्रा में से जागृत पूरा होता है इसको एक सेकंड भी भूल नहीं होती कि जागृत है संपूर्ण जागृत अपना महात्मा निद्रा में जागृत हुआ મને કેટલી હા એટલી જ આંખ ઉગડે જરા દેખાયું જરાક કંઈક દેખાયું બહાર સમજે ને યાર ધીમે ધીમે અહીં બેસી બેસી મને આંખો ખુલ્લી થઈ જશે પણ આમ ખાતરી થઈ ગઈ કઈ દેખાયું જલ્દી ખાતરી થઈ ગઈ ને હે પણ કેટલી આટલી દેખાય છે અહીં બેઠા બેઠા પૂરી થઈ જશે થોડું દેખ્યું નહીં જગત જોયું ખરું વાત ખુલ્લી થોડું ઘણું જોયું किसने बनाया है दुनिया किसने बनाया तुमको सिंधी बनाया हमको गुजराती बनाया क्या क्या बात है ईश्वरी शक्ति है जिसको हम नहीं देख सकते हैं हाँ। ईश्वरी शक्ति है जिसको हम नहीं देख सकते ईश्वरी शक्ति है जिसको हम नहीं देख सकते किसने बनाया बनाया किसने भगवान ने क्यों क्यों क्या है तुम्हें क्या फायदा के लिए बनाया उसमें क्या फायदा था बनाने में क्या फायदा था ये सब चॉइस बनाया फिर इसको क्या उसका देख के खुश हो जाता है सब तो हुआ आखा वर्ल्ड वरीज में है आखू वर्ल्ड अभी वरीज में है भगवान ऐसा क्रिएटर नहीं है कि आखा वर्ल्ड वरीज में रहे ऐसा क्रिएट करने वाला नहीं God is creator is correct. God is not creator of this world at all. और ये बात चीज समझाए ये समझ में नहीं आ सके ऐसी बात है नहीं आपको मैं ये समझ में नहीं आ रही ऐसी ऐसी बातें और करेक्ट भी है वो जो by Muslim viewpoint, by Indian viewpoint. God is created by, is correct by viewpoint, not by fact, not by fact वास्तविक में ऐसा नहीं है वो इनका व्यू पॉइंट से जैसा दिखाता है ऐसा ही बोलता है तो देख निद्रा में क्या देख सकता है आदमी निद्रा में क्या देख सकता है है तो निंद्रा खुली हो जाए तो क्या चीज है तो मालूम हो जाती है એટલે ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે क्या है हाँ, समझ में आया નેક્સ્ટ બોલો બોલો ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટિક્યુલારિટી જય જવું છે નહીં धर्म तो सब बाहर बाहर जगह सब जगह पे चलता है और निंदा नहीं चलता है क्या वो निंदा नहीं निंद्रा में चलता है निंद्रा में ऐसा है कि किसी की बाहर निंद्रा है उसको जरा कम निंद्रा है ऐसा है सबकी सखी नहीं सभी की निंद्रा नहीं है समझ ना कोई गाढ़ निंद्रा में है कोई सपना दशा में है कोई इससे नहीं वो मुर्गी की जैसी निंद्रा रहती है समझे मगर जागृत नहीं हुआ है वो साइंटिस्ट का फॉरिन का साइंटिस्ट को भी जागृत नहीं है हम खुद बोलता है मैं उसका कागज भेज दिया है उधर फॉरिन में सब साइंटिस्ट को कि तुम जागृत नहीं है इसका हम आप देने को तैयार है निंद्रा में है खुली आंख से निंद्रा है दो प्रकार की निंद्रा बंद आंख से निंद्रा और खुली आंख वो जागृत बोला जाता है वो सब सब लोग से ज्यादा जागृत है मगर पूरा जागृत नहीं हुआ है वो वो भी तय तो, वो भी समझ समझ समझ सकता है कि जागृति नहीं है जागृति में सब कुछ जान सकता है क्या चीज है सब कुछ देख सकता है जान सकता है The world is the puzzle itself. The world is the puzzle itself. इसने बनाया नहीं पजल है इससेल्फ पजल हो गया है तो सब कोई पजल ही होता है आपको बोले कोई कुछ कुछ बोले तो आपको पजल हो जाता है हमको क्यों बोलता है नहीं होता है જય બહુ પુસ્તક પડ્યા જ્ઞાન બી બહુ પડ્યા પઝલ સોલ્વ નહીં થતું નહીં જો પઝલ સોલ્વ એક પઝલ સોલ્વ કરે ને તે એને જ્ઞાન કહેવાય છે આખું ગમે તેવું બજાર આપણને થાય ઊભું થાય તે તરત એને સોલ્વ કરી નાખે જ્ઞાન અને જે સોલ્વ ના કરે એ બધું અજ્ઞાન છે ત્યારે માટે પુસ્તક પડ્યા એ કઈ વિચાર શું કર્યું નરેશ્વરી હેતુ શું હતો રામાયણ પુસ્તક વાંચવાનો શોખ ના હોય વાંચવાનો શોખ હોય તો તમે બારોચારી વાંચવાનો આધ્યાત્મ લાઈનમાં મને આધ્યાત્મિક લાઈનમાં હા આધ્યાત્મિક નો રસ છે ને આધ્યાત્મિક રસ છે અધ્યાત્મ શું શોધખોળ કરવી છે મન મન પવિત્ર કરવા માટે મન પવિત્ર કરવા માટે હા પણ ભગવાન ની શોધખોળ કરવી નથી એની ઈચ્છા હોય તો થઈ જાય <laughs> એની ઈચ્છા હોય તો થઈ જાય માણસના આત્મા કશું નથી માણસ ના હાથમાં કશું નથી ભગવાનના હાથમાં છે માણસની ઉપર કોઈ છે બીજો કોઈ માણસ દેવોના હાથમાં નથી સત્તા માણસના હાથમાં સત્તા નથી તમારા હાથમાં છે માણસની ઉપરી કોઈ છે નહીં દેવો ઉપરી છે પણ દેવોના હાથમાં સત્તા નથી સત્ય મનુષ્યના હાથમાં છે જે કોઈ જાગ્રત થાય તેના હાથમાં સત્તા સદગુરુ મહાપુરુષ હે સદગુરુ મહાપુરુષ હા પણ જાગ્રત હોવો જોઈએ સદગુરુ તો બધા ઠેર ઠેર જવા બેઠા છે બલવા લુગડા ધોળા લુગડા નાગા નાગા આ સદગુરુ નહીં કહેવાય આ સદગુરુ નહીં કહેવાય એ સદગુરુ ન કહેવાય છે હા સદગુરુ એટલે જાગ્રત થયેલા હોય જાગ્રત જાગ્રત ને જ્ઞાની પુરુષ કહેવાય છે જ્ઞાની પુરુષ એટલે જયારે બધી જાણમાં છે એને જ્ઞાની પુરુષ કહેવાય એ જાગ્રત થયેલા ને બધું દુઃખી બધું સમાધાન થાય બધી અને સમાજ ચાલુ કર્યું